इसके बाद क्या મતલબ પેકેજનો મતલબ અમેરિકામાં અને કિડની બાદ મૂકી મૂકી કરી ગુલાબ બરાબર પૂછે કે વર્તનમાં ક્યારે આવે બાબા કહીએ સમજણો ફિટ થઈએ આત્મા આત્મા ભોગવો બીજું બીજું થઈએ બીજું કરી ગયું તો સમજણ ના આવી જાય એ સમજણ ના આવી જાય પછી તો ધીમે ધીમે ધીમે ધીમે જ્ઞાનમાં આવે એટલે અનુભવમાં આવે અનુભવમાં અને અનુભવમાં આવ્યા પછી વર્તન આવે. જરા તે દરમિયાનમાં દર્શનમાં એ મારી ધંધો નથી પછી લાગે છે સંઘર્ષ લાગે છે સંસારમાં સુખ નથી એ સંઘર્ષ આપણે આત્મા સુધો પછી જ્ઞાનમાં જ્ઞાનમાં મૂળ જયારે બધું પહેલું હોય તો માર્ગ ત્યારે પરિવાર મુહૂર્ત એ વિચાર દ્વારા કહેવાય કે એના કર્મ બંધન જે સમજણ આવી વર્તન માં આવી એના વર્તનો જે ટાઈમ ખરો એની અંદર satisfied કરવાની જે તેમાં ક્રિયા થાય એ ચાર્જ કે discharge? ડિસ્ચાર્જ ના થાય એટલે કેટલીક વાર ના થાય તો અનુભવ અનુભવ ચાલતા રહે. જેટલા આવતા હોય ના થાય કાગળું ચાલતું હોય તો ના થાય ચાલતું હોય તો ઉડી જાય બરાબર એ કરતા હોય. બહુ કાગળ ઉડવાનું. પણ એને અનુભવમાં આ હાથે પ્રતિક્રમણથી એ ઘા ઓગળે તો ખરી ને એ પ્રતિક્રમણથી એ ઘાસ અગરે તો ખરી ને એમાં જો સમય જાય કામ. પણ અનુભવમાં અનુભવ એટલે જ્ઞાન સમજ પડી ગઈ અનુભવ એટલે જ્ઞાન હે? જ્ઞાની અનુભવ ગમે છે જે બાળકો પણ ના આપવું જોઈએ સંસારમાં સારા કારણ કે જો આર્થિક સ્નાન કરે ને એના જેવું ઉપર જો સારી બધું કરે કરીએ સવારથી સાંજ સુધીની અંદર તો કાર્ય કરતા આપણે આપણે જાતે ઉપયોગ રહેવું જોઈએ એટલે શુદ્ધાત્માની પ્રતિ ઉપયોગ છે આપણે શુદ્ધ ઉપયોગ કરીએ એ શું આ ઉપયોગ શુદ્ધ ઉપયોગ શું કે વસંત શું કરે છે જોરદાર શું આપશે ધંધાનો સમાજ ન વિચાર કરી કામ કરજો વિચાર કરી ગણતરી છે આપણે જોવું બરાબર? અને શુદ્ધ ઉપયોગનો ખરો અર્થ શું થાય કે બીજો બાળક વર્તો માર મારતો છે તે શુદ્ધ છે આપણું જવું ના જોઈએ પછી હા આપણે આપણે મૂકી દેવું એટલે શુદ્ધ નથી એવું ના થશે બધું જ છે એના આત્મા શુદ્ધ છે અને બહાર નિવેશ છે નિવેશ છે જે રસ્તે આવે ત્યારે અગર પૂર્વની જે હિસાબ છે ચિત્ત દાદા એટલે એક જ વસ્તુ બતાવે એ ચિત્ત શું છે ચિત્ત એ શું છે કે જે આપણને એકને એક જ વસ્તુ બતાવે હે એવી તકલીફ નથી હા એક જ છે દાદા એ તો હમણાં બોલ્યો. તો શું ચિત્ત ચિત્ત શું છે ચિત્ત એકને એક જગ્યાએ કેમ જાય છે ચિત્ત એ શું છે બધા તો બધું જે જો અનુભવ થાય ને, જેમ અનુભવ થઈ જાય એ શું કરે? અનુભવ થઈ ગયો એટલે આ આ આપણા બધા મોડા કરવા છે ચાલે. પછી આપણે એમ કહેવા દાદા કે ચિત્તવૃત્તિની શુદ્ધિ કરી આપો આપણે દાદાને જયારે પ્રાર્થના કરી ને એમ કહીએ કે દાદા ચિત્તવૃત્તિની શુદ્ધિ કરી આપો તો ચિત્ત અને વૃત્તિ એ બે જુદી છે કે એક છે વૃત્તિ કરવાનું ભટકમાં જાય અજ્ઞાન પણ ભટક ભટક કરે તો આપણે વાત જ્ઞાન આપે ને ભૂતિગણ થોડી પાકી હોય હાલ હાલ કોણ છે હાલો નહીં સિમેન્ટ ચોકડી હોય ને વાંચે ને કનુભાઈ બાપ કનુભાઈ વાત અત્યારે અગિયારથી આઠ અઠ્યાવીસ એવાથી કરું બેકો આવ્યા નો શંકર ઉપાડાવડીને આવ્યો બેકો આવ્યા નો સમજી કરી રહ્યા આવું કરી રહ્યા કરી રહ્યો તો જો મહિના અગિયારથી આવ્યા એની ગમે આશ્ચર્ય જોવે આશ્ચર્ય સુંદર છોકરી નહીં hello hello hello hello carry with me. So in general, it's a good idea. I said you got to be my do I say, you get me a cigarette. You get me a cigarette. पंहिंजे कल्प सूत्र में दो आश्चर्य अचनि था हुनमें अभिन जी पूजा आहे हा अभिन जी आहे અભિવ્યક્તિ લખો કે અભિવ્યક્તિ તો ભાવ હોય કે હોળો જાઉં અને અમને ટાઈમ બચી ખબર નહીં કે જે કોઈ ક્ષમ નહીં ત્યાં થોડી નથી કાલ મિત્રો ના એવું હજી ટાઈમ જે ગેપ કરી છે દાદા લેર માં હતી હા. કલાક અને કલાક બોલબાજ રાખે ભલે ને પણ એ બને પણ હોય ને આપણો ઉપાય નો છે કે જ્યાં તો નહીં પડી એટલે તો મારા બારમાં જીનો એ કોઈ ખીનો આવું કે દાદા હોય તમે આવો તો ચાલુ મેં હું તો પાસે એને તો કામ આન જઈ તો હતું. માણસ એક બાઈ ને છોકરો છોકરો રમવા પછી પણ ઓફિસ લડી ગમે બીજી બાજુ ઉદય ના આવ્યો વિચાર થયું આ એક વાર કે ઉતારનો વખત પાણી ગિરાઈ તો પ્રોબ્લેમ અહીંયા પાણી અને પેડલ ઉડતા અને પૂજા જ નતું. બોયની તકલીફ રેડી થઈ રહી છે. ધક્કા મારે ને જોર જોર હલાવી ઉપડી શકે હલી જ નથી ગાડી નથી બે ઘડી મને માપે પ્રક્રિયા ઉપડી શકીએ પેડલની બહુ દાદાગીરી દાદાગીરી એવી કારણે હાથી જેવા ને હોય પાંચ ભાઈ ઈ આય, હું આય, એ બહુ બજેટ હોય તો જ ખુલ્લું રાખે. અને ઓછી કમાઈ નહીં છોકરી કમાઈ છોકરો કમાય એટલે ભાવની મને વેગી પસંદ થઈ ઘરે છોકરી થોડું હોય બસ વેગી બાકી અને હીરા હોય તો થોડુંક કિટકરી મોડું પીએ જમેલા અત્યારે ચલાવો ને તો ઘણા વૃત્તિ માતૃવ્યક્ત સંસ્કૃતિ સમિતિ બોલાવા ત્યાં કરો ઘર જેવી દરજાઓ નહીં આવે છે બસ અને છેલ્લી વખતે પછી કઈ વિનંતી નથી થોડી વાર વિનંતી નથી એવું જ જીવાનું બધું કાલે આવી ગયું પછી બોલાવી દીધો કાલ બરાબર દાંતા ને ધીરુભાઈ હા હાજર ધ્રુવભાઈ હા. બીજી બધી બાબત ના પોતી ગુસ્તી આપતું છે મારું છે આપતું તો બધી લેવા દે પણ ઠીક છે આમ ઘણા વખત ત્યાંથી કાયદા કાનૂન ચીન અવાજ દાદર હોય તો અહીંયા વીઆઈપી કાયદા કર્યા કાઢે કે અહીં વડે બીજી બેઠા હોય ને બે અત્યારથી બાર જ લટક્યા બેઠા હોય. સત્સંગ લા અત્યારે વહેલા એ પાંચે થોડો લાભ महात्मा बड़ी अच्छी आवे तो माने अच्छी माने जाती दादा सत्संग की प्राइवेट क्या नहीं सत्संग तो प्राइवेट आई ना दादा की प्राइवेट आया दादा की ना उनके गाँव लोगों ये उनके लोगों को भारे को दिखा भारे कि बड़े सरकार पदवी देने लेकर के भी समझ लो आगे बढ़ा हमने દો વખત કરી કાઢી પૂરી લગાવી નથી ખબર કઈ ભરપૂર નથી ખબર નહીં હું ખબર નહીં ખબર નહીં ખબર ને ખબર ને કમનું મૂકી લોક કેમ કરી શકે કઈ જીવો ત્યાં લોકો જીતે હોય તો આવે લોક છે એવું તમે એ ખબર ન પુરાણ તો કે actually જવાબદાર ખરા છે તૈયાર નહીં મારું મન કે તો ભાઈ એટલો ભાવ મને હતા મારું કે મને એવું નંબર કે બહુ એક સફળ આવી જોઈએ કે કોઈ ખરા તમે મુદ્દે મળ્યા અહીં તમે કે હું તો મને ભાવ મુદ્દે હતા કે અંતરાય હો થયો કે અંતરાય કરવું ખરું ને બાકી છે ને જાણવે નહીં કરતો કે અંતરાય ગમે બાજુ મૂકી નહીં અંતરાય વગર તું કહી ને નહીં પ્રતિકૂળતા આવી નથી કે અંતરાય ગમે પ્રતિકૂળતા છે ને અંદર ન હોય તો મને કઈ ગયો દોસ્ત તો બાદ નીકળી જાય કેવી રીતે ત્યાં ગયા કયા ક્ષેત્ર જીવન હોય ઘણી વૃત્તિ આવતું ભાવ મુદ્દે છતાં તો હા પણ એની કે સાચે ન કરતો રોટી ઉડી જાવ ને રોટી ફોન હો ચિમનભાઈ હા પૂછ્યા કે મનહરભાઈ આવ્યો ને છોટા ઉદેપુર હા એની કે ક્યાં પેલા કે ફોન નંબર કશો છે બુદ્ધિ પ્રકાશ હા મેં ગાડી ક્યાં ગઈ કાગડા આવ્યા છે દાદાના બધા સમાચાર છે આમ છે તેમ છે ને કે ત્યાં કે પૈસો જે ભરીને મેમ્બર ખપેલા દાદના મેં આગળ હોતો એ ભૂલ ગઈ. એવું ઊંધું છે કે તે જે કાગળ ગયેલા બી ક્યાં કે ભાઈ આજુ સભ્ય ભણા નહીં ચાલ લોજ બેનું જાય છે તે હવે તે કે કાગળ ગયેલા એ કે રમેશ પરીક્ષિત હા સિમંદર જીવન કીધા કે આજ દાદાની આગળ આવી આજે સભ્ય ભણા બધાને લોજ ગુણ જેવું નહીં કશો તો વ્યાજ ન કરતો લોકો આવ્યો કે પણ કેવું કે આમ તમે ક્યાં કરો કઈ બુદ્ધિ આપી જરૂર દાદા એવું બોલે બોલે હવે આ તો કોઈ આગળ આગળ ક્યારેય દાદા વિચાર છે જાણીતું છે કોઈ આમ કરો કે આમ ન કરો એ ક્યારે નહીં કહે વિચાર પાણી છે વિચાર આમ અભિ- અભિ- એવો અભિલાષ આગળ રાખી અભી કોઈ જ આગળ હોય નહીં બીજું કંઈ જે કહેવા લાગે પાંચ પાંચ દસ પાંચસો નંબર બનાવજો આજે સભ્ય આજે પંદર તો મિનિટ નીચે આપે ને બધા આજીવિકાના મને ચાલુ હોય ને પંદર પંદર કરી શકે પૈસો ભેગા કેટલા કરે શકે કોઈ બી આમ તો આમ તો કામ કર્યો અહીંયા એ કર્યો આ વિરાટ રહી તો બીજી આમ કહેજો ને જો પૂજો હલાયો હું ધારે કોમ્પિટિશનનું આગળ કીધું તો કોમ્પિટિશનનું તમે આગળ જઈ કીધું મને કહું તો આ બધા ગભરાય છે કે તમે આગળ કહી છે કે આજે સભ્ય બનાવવાનું બીજા નહીં બનાવવાનું તો કોમ્પિટિશનનું અને જે અમે લીધા છે બધાને બચાવી તમે અત્યારે કોર્ટ દાખલ કોર્ટ કરો અને તમે અત્યારે કોર્ટમાં કહો કે તમે આજ્ઞા આપી હોય કે લવાજમ દેવાનું હોય ને આજીવન શક્તિ પાત્ર બનાવવાના તો જે લવાજમ લઈ લે આજીવન તમને પૈસા આપે એ કાંઈ પૈસા મારી વિગત નથી કરી તમે જવાબ લેતા હો તો હું કહું ચાલુ લોકો ચાલો તો બંધ કેટલા વધારે હા ફ્રી કોતેર પેટા ચાલુ કરીએ છીએ મુજો હિરોઈન છોડે એની કે પ્રિયા ફણાથી ત્યાં નીચે એ પછી જવાબદાર પડી તમે એવી જ છીએ કારણ હિરોઈન તો વળી પાછી સેવા કરી જાય આખી હા જવાબ કરીને જ્યાં આવું ત્યાં પણ છોડે ઈ નકો રહે લાગે બીજો જીતી ગઈ એટલું જ કે જે ના મૂકી દે છોડે છે રાત્રે ફોન હતી બેઠા બેઠા તું આવી પણ એ તો આમ આમ પણ ફોન અંધારા છોડે આપણે જવાબદાર છીએ એનું તો ફોન ફોન કે કામ નહીં આવું હોય તો જવાબ ક્યાં કોઈ ક્યાં કરે જો પ્રોફિટ આવે તો એ તો એમ જ્ઞાન ને એ વિજ્ઞાન તો એને એનું વૃદ્ધિ વપરી છે કેટલું મારું જે કરી એ રીતે હળી કેટલું એમ વાત નહીં. બહાર બી વાંધો વ્યવહાર કેવો હોય છે? ચૂંટણી જતા કે આજે બધું ઘરે જઈને પાછી ફોર્મ પકડી ઉમર ગામ સુધી મળી અને ગુરુકુંડ માં ડબલ આવે ઓડા થી કોરી બોલે આ નીચે ઉભી શહેરનું છતાં તે પોતે ઘરે થઈ ઘણી નથી તમે જો તમારે છે ને જીતભાઈ રસ્તા બીજે કરી વહી વહી પૂછે કે માણો અને જી જી એક ઉમર પગાર તો રાખી ગઈ ઊંઘી હશે એ દેખે ગયો કમુક બધું જડ પર ઉભી તો તમે એ કપડે 피로 그래야지 깔고 오늘 봐 자꾸 또 먹어 말로 보면 뭐 이게 붙이다가 안 들리는 거 봐요 뭐 보이나 이거 하는 거 지금 અને એક્સપર્ટ નહીં કે એની માસી કરે મારું છે એક્સપર્ટ વાતું હોય એટલો મનો લોકો જાણતા હોય અનુભવ્યું એ તો કઈ આખી છે જે કમ કરેલો ઊંચી બધી લોકો કરી રેકોર્ડ કરી દીધી માસી ના લોકો અપસુ રેટ કરી શકશે another individual of movement, movement, movement. The team in Kido. He Kapan Kido here. Riyan Nakam Kido. Name લોકો અહીં સુધી ગયા તો મને અત્યારે તો મોટે ભાગ ઈના છે કે જોબ દે કે રે હું જોબ હું અંતે હોવા અંતે રામ કે જીતી લાગે હું કોટી ને હું કે એક કે હરા હું મારું જો દા જીવાણી ને દા મારી જાદા બાકી હેણું હરાવા ઈ બધું તો ઈ કાવડા બાકી નવાણું ટકા તમું કહીએ માટે એક રૂપિયા તમને નથી નવાનું સુધી બાકી નવાણું તો પૂરી મહેનત બાકી એક રૂપિયા પછી પૂજા યોગ્ય કરીએ એટલો માણસ સુધી લોકો કહી દો બાકી એવું ભાગ મારે બાકી નથી બાકી ભાગ ફોન ફોન કરવો ખોટો હોય અગર તો બીજા ગણેશ દાદાને કહીએ કે કોઈ અધિક દેવને કહીએ કે મંદિર સ્વામીના મંદિર માટે અમને અગ્ર ધન આપજો તો એ લોક કહેવાય છે કેમ હવે કોઈ પણ મોટો દેવ હોય દેવ આપી હોય તો થઈ શકાય મારા ખોટું નહીં જેથી જીવ બધું પ્રાર્થના વાત આત્માનો બાબા બે જીવ બીજું બધી રહી રિલેટિવ ભક્તિ કરાય ખરી કરીએ તો વાંધો નહીં દાદાજી રિલેટિવ ભક્તિ બી કરાય કરતા આવ્યા છે ચાલુ રાખ રિલેટિવ ભક્તિ આપણે કરતા આવ્યા છીએ ચાલુ રાખાય કરાય પણ ઘણા વખત વરસાદ કોઈ દિવસે છૂટી જાય છૂટી છૂટી જાય રહેતો રહે તો વાંધો નહીં દાદા એ પરુલતા બહાર કરાવો કોણ શુભાત્મા જ ને હા શુભાત પરુલતા કરો ને શુભાત બરાબર છે આત્મા તો કશું કરતો નથી કરાવતો પછી કોઈ અગાઉ જતા હોય તો આપણે કેવું કે જો બધું બે બે ગાઉ સેવા કરવાના આ ભગવાન પુરાણ તો કોઈ મહાપુરુષ પાપ કરવા પાંચ પૂરા ગયા છઠ્ઠું ચાલે હમ Beberapa kelapa. Iya. Bantu નવસારી નવસારી સુરત બારડોલી ત્રણ જગ્યા સુરતમાં સાત વર્ષ બાર છઠ્ઠું વર્ષ ચાલે સાડા પાંચ વર્ષ થયા મારા કરતા બધા ઘણા છેલ્લા હું જ આવે સાતમું ચાલે સાતમું સાત કરવાના સાત કરવાના સૌથી થોડું નવનીત નવનીત ભાઈ Istri kami kakak para London કાકા જે મારા તેની પાસે મંગાવેલા પૈસા લંડન પાસે એમના કાકા મેં તો પેલા ઇંગ્લેન્ડ હતા ઇંગ્લેન્ડ હતા એટલે مجھے بڑا دیکھا کر બરાબર માર્કેટ નંબર આપણે માર્કેટ આ બહુ બાપુ સાધુ ઉપાડનું સત્સંગ કહેવાય હા એના પૈસા ના કઈ બજાર માનવું જોઈએ એના પૈસા અમનું નથી જો સાંભળી ના હોય જોઈ ના હોય વાંચી ના હોય એ છીએ જો સમજણ કરે તો આ બધો હીરો છે ના બહુ પાપ છે સમજણ કરી છે હીરો શું કરે બીજા بھگوان کیا ہے بھگوان کیا ہے આ બધી લૌકિક રીતે આ આપી છે લૌકિક લૌકિક ની એક વાત સાચી હોય અને બીજી અલૌકિક વાત સાચી હોય તો અલૌકિક જાણવું હોય તો લૌકિક ખોટું છે જો કે લૌકિક જાણવું હોય તો લૌકિક સાચું છે શું છે તો આ કોઈ લૌકિક જાણવું છે કે અલૌકિક જાણવું અલૌકિક તો અલૌકિક લૌકિક રીતે God is creator first is world અને અલૌકિક રીતે ધી વર્લ્ડ ઇઝ ધી ભગવાન ઇઝ સેલ્ફ વિજ્ઞાન જેટલું થયેલું ભગવાન ની હાજરીથી વિજ્ઞાન જય જ્ઞાન ભગવાન કોઈ જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદ આ જો ભગવાને ક્રિએટ કર્યું હોય ને તો ડિગ્રી થાય ને થાય જયારે ક્રિએટ કરવા શરૂઆત થાય ને થાય અને ડિગ્રી થાય તો બહાર ના આવે તો આ લોકોનું જગત છે બીજું લોકોનું જગત છે અનાદિ અનંત છે કેવું છે અનાદિ અનંત લેવાનો અંતર છે છે અને આવું ભોગી દેવાયું પાટા એ પાટા વધી કરે બિચારા એ બોલનારો પાટા બોલો લોકોને પાટા માર માર કરે લોકો લાલતા ભાવ વગેરે નોકરી મળશે લાલ ને મારે થઈ જાય શું થાય કાકા ક્યારે વાતો હોય શિષ્યો વગાડે તો માસ્તર એટલે તમને લાગ્યું ભય ક્રિએટ નથી એવું અનાદિ અનંત હોય તેમ ક્રિએટર ની કરવાની જરૂર ક્યારે એ બધી સમજાવી નથી ભગવાન ક્યારે ત્યારે જાતું તંદર હોય આપણે ફોરેનમાં સાયન્ટિફિક ઉપર ઉપદ્રવ બાપો ને બધો અહીં છે ગોડ ઇઝ રિયલી ક્રિએટર એટલે વિધિ ભગવાન વિધિ શરીર કોણ બનાવતું છે આ વાંચો શરીર બધી કોણ બનાવતું બરાબર બધો પથરાશ શું છે પથરાશ પથરાશ ની શું સંખ્યા પરાશક્તિથી બનાવ્યું છે પરાશક્તિ એટલે જગત બનાવ્યું છે એની ગીતામાં કહે છે શરીર આ પરાશક્તિ લલ્લુભાઈ કહે કે શરીર પરાશક્તિ થી બનેલું છે ગીતામાં કહ્યું છે કે પરાશક્તિ થી બનેલું છે પરાશક્તિ એટલે શું પરાશક્તિ એટલે શું સમજાવું પરાશક્તિ એટલે શું સમજાવવાનું છે ભગવાન પોતાને એટલે ભગવાનની પોતાની શક્તિ ભગવાન કૃતિ એમાં કઈ બને તો પછી આપણો દોષ છે ને ભગવાન બહુ ભક્તિ જ નહીં તો વિજ્ઞાન સુધી પેલું છે આ જગતમાં પાંચ આ પાંચ તત્વો ભેગા થાય છે અને ભગવાનની હાજરી એની હાજરી ભેગું થાય ભગવાન કે શું કરવાની જરૂર ના હોય એની હાજરી થઈ એમ સૂર્યની હાજરી થઈ અહીં બધા કામ કરી શકો ભગવાન ભોગવી ના પામે ભોગ જે ભગવાનની હાજરી ભગવાનની હાજરી ભગવાને કશું કરવા ના કઈ પણ ના કરે એમના ભગવાન કઈ પણ કરવાનું થતું ન હોય એનું ભોગવાનું ક્રિયાકામ છે ગુણ ભગવાન ગુણ ભગવાન એ ક્રિયાકામ નથી શું આત્મા છે પરમાત્મા છે એ ક્રિયાકામ નથી કૃષ્ણ ભગવાન એક ભોગવવું કામ કીધું પણ જ્ઞાન કેવું પોતાની પાસે મુજબ કરે પોતાની પાસે કાગળ કોકમાં છે ને સાધનો તે સમજીને કહ્યું સાધન આવું બોલો એટલે એનો આશય એવું સાધની એમનો માણસનો આશય આ પોતાની પોતાના પૂજાવો પોતાના સ્વાસ્થ્ય આશય થી અત્યારે સમજે કલ્યાણ છે ગુણ સુધી આ ગુણ માય ગુણ અને આ ગીત માય ગીત શું બોલો સમજી ગયું ને આ ગુણ માય ગુણ અને આ ગીત માં ગીત જેમ મારી ગયું ગમે તેને છૂટશે ગઈ મારીને કે કૃષ્ણ કહે માનવ નથી હું ગમે તે માણસ માર જાય આ મારી એને જીવાત નાખે જીવ અને સિંહો જઈશું તો ત્યાં ભૌતિક માય છે ભૌતિક સુખો માય જતું હોય પોતાનું મન સનાતન સુખ સાચું નથી ભૌતિક નીલા બરાબર છે સાચો શબ્દ ભોગ નહીં વધારે અધ્યાત્મિક બોલે અધ્યાત્મિક લખવાનું પણ આવી નથી અધ્યાત્મિક તો